તીर्थो न परिष्यति लौकिक किंच गति भावार्थ जिनने अपने आत्मनिवेदित सब निवेदित आत्मा आत्मा निवेदित सब निवेदित किए हैं विनको काहू समय को बात की चिंता कर्तव्य नहीं है એટલે જેમને પોતાનો આત્મા આત્માદિક સબ બધું નિવેદન કર્યું છે એમને કોઈ પણ સમયે કોઈ પણ વાતની ચિંતા કર્તવ્ય નથી ક્યો જો એ જીવ પુષ્ટિ માર્ગ મેં રહ્યો છે તાતુ ભગવાન બાકી લૌકિક ગતિ કબહુ નહીં કરેંગે કેમ નહીં કરવી તો કે છે કે જીવ પુષ્ટિ માર્ગમાં રહ્યો છે તેથી ભગવાન એની લૌકિક ગતિ ક્યારે પણ નહીં કરે ટીકા इतने लौकिक चिंता न हो तथापि भगवान भगवान के लिए वो चिंता न करनी अंगीकार हुए तो भगवान आप ही सब सिद्ध करेंगे ऐसे विश्वास जीव को अवश्य रखना चाहिए એટલે લૌકિક ચિંતા ન હોય તેમ છતાં પણ ભગવાનના માટે ભગવાનના માટે પણ ચિંતા નહીં કરવી અંગીકાર થઈ હોય સુધી અંગીકાર થવાથી જ ભગવાન પોતાની જાતે જ બધું સિદ્ધ કરશે એવો વિશ્વાસ રાખી જીવે જીવ કો એવો વિશ્વાસ રાખવાનો જીવનું અવશ્ય કર્તવ્ય છે और भगवान को ऐसो नियम है जो जाको अंगीकार कियो वाको पालन अवश्य करना એટલે કે છે ભગવાનનો પણ ભગવાનનો પણ એવો નિયમ છે કે જે જીવનો અંગીકાર કર્યો છે એનું પાલન અવશ્ય કરશે સાત એ છે કે ઠાકોરજી ધર્મ અર્થ કામ મોક્ષ વ્યક્તિ મતલબ જે આપણે મેઇન ક્વેશ્ચન એ થયો કે સાધન સંપત્તિની જરૂર પડે સેવા માટે અને જો વ્યક્તિ કમાવા માટે જાય વ્યાવૃત્તિ કરવા જાય તો ઠાકોરજીમાંથી મન હટીને લૌકિકમાં જતું રહે એટલે એના ઉત્તરના રૂપમાં ગુસાઈજી આજ્ઞા કરી કે જે વ્યક્તિએ પોતાનું સર્વસ્વનું નિવેદન કર્યું છે ને સેવા માટે વ્યાવૃત્તિ વગેરે કરે છે પોતાના લૌકિક ધર્મોના પાલન માટે તો એવા વ્યક્તિની લૌકિક ગતિ ઠાકોરજી નથી કરતા વાંચો ને તાસુ कदाचित परीक्षा के लिए अथवा प्रारब्ध के लिए भोग प्रारब्ध के भोग के लिए પ્રભુ વિલંબ કરે તો હું ચિંતા ન કરની તો કે તેથી ક્યારેક પરીક્ષાના માટે અથવા પ્રારબ્ધ ભોગ ભોગવવાના માટે પ્રભુ વિલંબ કરે કદાચ આપણને કંઈ પણ આપવામાં તો પણ ચિંતા ન કરવી જીવ પુષ્ટિ માર્ગમાં રહ્યો છે તાસુ વામે મર્યાદા માર્ગીય વૈરાગ્ય હોય નહીં તો હું આચાર્ય દ્વારા ભગવાન કો નિવેદિત ભયો હે तासु भगवान ने ये जीव स्वकीय है ऐसे विचारी के वाको अंगीकार कियो है तासु दूसरे लोग किसी नाई कुटुंबाधिकन में आसक्ति होएगी तो हूँ भगवान लौकिक गति नहीं करेंगे જીવ પુષ્ટિ માર્ગમાં રહ્યો છે તેથી એમાં મર્યાદા માર્ગીય વૈરાગ્ય હોય નહીં તો પણ આચાર્ય દ્વારા ભગવાનનું નિવેદન થયું છે તેથી ભગવાને ભગવાનને એ ભગવાનને એ જીવ ભગવાનને એ જીવ સ્વકીય છે એવું વિચારીને એનો અંગીકાર કર્યો છે તેથી બીજા દૂસરે લોકો એટલે બીજા લોકોની જેમ કુટુંબ વગેરેમાં આસક્તિ હોય તો પણ ભગવાન લૌકિક ગતિ નહીં કરેંગે સમજાવો આનંદ એટલે એમ કે છે આગળ આપણને કીધું ને કે જ્યારે આપણો આ જીવ આપણે નિવેદન કર્યું છે તો નિવેદન કર્યું છે તો આપણો દેહ બીજામાં વપરાય છે તો એનું એટલે વપરાય તો એટલે ચાલે કે ના ચાલે એમ તો કે છે બીજામાં એટલે પોતાના સ્ત્રી પુત્ર વપરાય તો પણ એની ચિંતા કરવી નહીં એમ હા મતલબ પ્રશ્ન શું થયું એના સંદર્ભમાં ગુસાઈજી કેવી રીતે આજ્ઞા કરી એટલે પ્રશ્ન એવો એવો થયો હતો ને કે આપણો જે દેહ નિવેદિત થયા પછી જે દેહ આપણો સ્ત્રી પુત્ર ઘર વગેરેમાં વપરાય છે તો એ એ વપરાય તો એટલે આપણો એટલો ઠાકોરજીમાંથી એ દૂર થાય ને તો કે એ પણ ચિંતા નહીં કરવાની એ પણ નિવેદિત કર્યું ત્યારે આપણા જ છે ને એમ હા મતલબ અહીંયા મુખ્ય વાત એ કીધી કે લૌકિક ચિંતા આપણને ન હોય કેમ કે આત્મનિવેદન કર્યું છે તો પ્રભુ ઉપર વિશ્વાસ તો છે તો પણ ભગવાન માટે પણ ચિંતા ન કરવી અંગીકાર થવાથી ભગવાન આપણી બધી મતલબ આપણી ભાવનાઓનો પણ સ્વીકાર કર્યો છે એવું વિશ્વાસ જીવે રાખવું જોઈએ ને ભગવાન એવું જે આપણે ચોરસ વિષ્ણુની વાર્તામાં દામોદરા સરસાણીના પ્રસંગમાં જોયું કે મહાપ્રભુજીને ભગવાન એવું વચન આપ્યું કે તમે જે જીવનો અંગીકાર કરશો એને હું ક્યારેય નહીં છોડું તેનું પાલન ઠાકોરજી કરશે જ ક્યારે પરીક્ષા માટે કે પ્રારબ્ધના કર્મોને ભોગવવા માટે ઠાકોરજી વિલંબ કરે કે આપણી સાથે એવી કોઈ કપરી પરિસ્થિતિઓ આવી જાય તો પણ ચિંતા ન કરવી જીવ પુષ્ટિમાર્ગમાં રહ્યો છે એટલે મર્યાદા માર્ગે વૈરાગ્ય આદિ કે એને ન હોય મતલબ મર્યાદા માર્ગને જેવું સંસારમાંથી વૈરાગ્ય હોય એવું પુષ્ટિ માર્ગને ન હોય તો પણ આચાર્ય દ્વારા ભગવાનને નિવેદિત થયું છે એટલે ભગવાન જીવ સાથે એવું સંબંધ રાખે છે કે આ જીવ મારો છે મારો સેવક છે કેમ કે મહાપ્રભુજી તરફથી આવ્યો છે મહાપ્રભુજીની દીક્ષા લઈને આવ્યો છે તો ભગવાને એનો અંગીકાર કર્યું છે એટલે બીજાઓની જેમ લૌકિક આસક્તિ એની થતી નથી કુટુંબાદિકમાં આસક્તિ હોય તો પણ ભગવાન એને કૃપા કરીને છોડાવે છે અને ભગવાન એની લૌકિક ગતિ નથી કરતા હવે તો આગળના શ્લોક ની ઉઠાની કરે આમાં કોઈને કઈ ન પૂછવું હોય તો કરો હલો હા અજય ગણવટ પ્રણામ પહેલી લીટીમાં લખ્યું કે લૌકિક ચિંતા ન હોય એ તો ખ્યાલ આવ્યો પણ તથા તથાપિ ભગવાન કે લીએ હું ચિંતા ન કરવી તો પ્રભુ મારે તો આપણે ચિંતા ન કરવી એટલે એટલે કે આ બધી વસ્તુ જે મતલબ જે રીતે આગળ પ્રશ્ન કર્યો ને કે ઠાકોરજીની સેવા માટે સાધન સંપત્તિ દ્રવ્ય વગેરેની જરૂરત પડે તો એની પણ ઠાકોરજી માટે ચિંતા ન કરવી કે આ વસ્તુ હું લાવી ન શક્યો તો મારી સેવા અધૂરી રહી ગઈ કે ઠાકોરજી ને નહીં ગમ્યું હોય એવી બધી ચિંતાઓ ન કરવી જોઈએ એવી ભગવાન માટે ચિંતા ના કરવી કે આ વસ્તુનો અંગીકાર ના કરાવી શક્યો એ સાધન સંપત્તિના અભાવને કારણે તેવી ચિંતા ન કરવી એમ પણ આપણને થાય તો ખરું કે નથી થતું કે નથી હા પણ પ્રભુ સર્વસમ એટલે જીવ તરીકે આપણે પોતાના લેવલ પર કરીએ બરોબર છે પણ જે માધવદાસ બેનીદાસ ના પ્રસંગમાં થયું કે પછી ઠાકોરજીને મૂકીને કમાવા માટે ગયા તો એવું ના કરવું જોઈએ સહજતાથી પ્રાપ્ત થાય તો કરવું અસહજ એ વસ્તુ પાછળ ના થવું જોઈએ કે આપણે ઠાકોરજીને છોડી દઈએ હા હા થયું રાજા હેલો હા બોલો રાજા અહીંયા મર્યાદા માર્ગીયનો ખ્યાલ ના આવ્યો આખું પુષ્ટિનું લીધું છે ને આમાં તો મર્યાદા માર્ગીનું કે એટલે શું આ એના આ લાઈનનું લેવાનું એનું શું એ છે એટલે એનો મતલબ એ છે કે સંસારમાંથી આપણે તો એવા કોઈ વૈરાગી છે નહીં કે સંસારમાંથી મન ઉઠીને બધું ઠાકોરજીમાં આપણું મન લાગી ગયું છે સંસારમાં પણ આપણું મન લાગેલું છે એટલે જ આપણને એવી બીક છે કે ઠાકોરજીમાં માંડ માંડ તો ચિત્ત લાગે છે એવા પણ જો સાંસારિક પ્રવૃત્તિઓ કરશું તો તો આપણું મન ઠાકોરજીમાં લાગશે ક્યાં અને સંસારમાં જ લાગી જશે એવી ચિંતા આપણને થાય કેમ કે વૈરાગ્ય વગેરે જે મર્યાદા માર્ગીઓમાં હોય છે એવું આપણી અંદર નથી તો પણ કેમ કે આચાર્ય દ્વારા આપણું નિવેદન થયું છે તો ઠાકોરજી આપણને સંભાળશે લૌકિક આસક્તિ હશે તો પણ ઠાકોરજી એને છોડાવશે હા રાજા એટલે આપણે આટલું જ લેવાનું કે આપણે જેવી રીતના મર્યાદા માર્ગીય લોકો સંન્યાસ ગ્રહણ કરે છે એટલે બધું છોડીને બેસે છે એવું પુષ્ટિ માર્ગીયમાં નથી એમ હા એવો મતલબ મોક્ષ સાધન માટે એ લોકો ધર્મ માર્ગ કામ બધા પુરુષાર્થોને છોડી દેતા હોય સંસારમાંથી એમનો પ્રબલ વૈરાગ્ય હોય સંસારમાં એમનું મન ન લાગતું હોય તો આ બધાને કારણે એ લોકોની અંદર આ ભાવના હોય છે કે એ લોકો થી મતલબ ભગવાનને એવી ફિલિંગ હોય કે આ જીવનું તો એમ પણ સંસારમાં મન નથી તો એને એ વૈરાગ્ય ધર્મોને કારણે એને સંસારમાં રહેવું પડે તો પણ કોઈ ચિંતાની વાત નથી એની અંદર આસક્ત નથી થતો પણ આપણે એવા છીએ અત્યારે આપણી બધાની કન્ડિશન કે એમે સંસારમાં મન લાગતું હોય ને એમાં પણ વ્યાવૃત્તિ વગેરે કરવા માટે ઘરથી બહાર નીકળીએ ઠાકોરજીને છોડીને તો તો આ બધામાં આસક્ત થઈને ઠાકોરજીને ભૂલી જઈએ એના પૂરા ચાન્સીસ છે એમ હા જી રાજા હા એટલે મૂળ પ્રશ્ન થયો એ જ ને કે સાધન સંપત્તિ તો સેવા માટે જોઈએ પૈસા જોઈએ વસ્તુ જોઈએ ઘર જોઈએ બધું જ જોઈએ તો પછી ઠાકોરજીને છોડીને પૈસા કમાવવા માટે આપણે ઘરની બહાર નીકળીએ તો લૌકિકની અંદર કે સંસારમાં ધન સંપત્તિમાં આપણું મન લાગી જાય તો શું કરવાનું લક્ષ્ય તો પ્રભુમાં ચિત્ત લગાડવું છે લાગી જાય છે ધન સંપત્તિની અંદર એવું હા હા હાજી રાજા એટલે કીધું કે આપણા માટે બધો ખતરો છે કેમ કે આપણી અંદર વૈરાગ્ય વગેરે નથી સંસારી જીવ છીએ પણ તો પણ આપણે એટલું આશ્વાસન છે કે મહાપ્રભુજી થ્રુ આપણે સંપ્રદાયની અંદર આવ્યા છીએ તો ઠાકોરજી જે છે એ આપણા મનને પોતાની તરફ લગાડશે અને આપણી લૌકિક આસક્તિને છોડાવશે એટલે ભગવાન આપણી લૌકિક ગતિ નહીં કરે એવું આશ્વાસન આપણે લેવું જોઈએ પણ એના માટેના જે પણ પ્રિકોશન્સ છે એ પણ આપણે રાખવાના જ છે કે જે પણ સંપર્ક મહાપ્રભુજી જે જાતની રીત બતાડી કે વૈષ્ણવ સાથેનો સંગ કામ પૂરતો રાખવો કે લોકોની સાથે પોતાના મનને વધારે નહીં લગાડવું વધુથી વધુ ઠાકોરજીના શ્રવણ કીર્તન સ્મરણ સેવામાં પોતાના ચિત્તને લગાડવું એ જાતની જે પણ આજ્ઞા મહાપ્રભુજી કરી છે એ બધું ધીરે ધીરે સંભાળી સંભાળીને આપણે કરીએ તો આપણી લૌકિક ગતિ નહીં થાય કે ઠાકોરજીથી દૂર પુષ્ટિમાર્ગમાંથી આપણે ફેંકાઈ નહીં જઈએ એવું આશ્વાસન આપણે લેવું જોઈએ જી રાજા બોલો દરરોજ પણ પ્રશ્ન કોણ જે જે પણ આપણે તો કમાવા તો પુરુષો હોય જાય પણ અમે લેડીઝો આ લૌકિક કાર્ય સાચવવા એમ તેમ એવી રીતે જતા હોય તો ખોટું કહેવાય છે જવું જોઈએ એટલે એ જ વાત છે કે આપણે સંસારમાં રહીએ છીએ સમાજમાં રહીએ છીએ એટલે આ બધાથી બિલકુલ દૂર જતા રહેવું હોય તો આપણા માટે સંભવ જ નથી આપણે એવું કરી જ ન શકીએ લેડીઝ હોય કે જેન્ટ્સ હોય જેન્ટ્સ કમાવા જાય લેડીઝ ઘર હોય તમારી ફેમિલી હોય બધાને સંભાળવું જ પડે છે એના માટે આપણી પાસે કોઈ ઓપ્શન જ નથી પણ એવું છે મેં જે રીતે હાલોલમાં પણ આપણે આ વાતને ડિસ્કસ કરી હતી ત્યારે મેં કીધું હતું સિદ્ધાંત રસ્તે વખતે કે આપણે એની અંદર એટલી બધી આસક્તિ લગાડીએ કે એ લોકોના સુખ દુઃખથી આપણે બેચેન થઈ જઈએ ઠાકોરજીમાં મન ન લાગે એ લેવલની આસક્તિ ન લગાડીને લૌકિક કાર્યોને સંભાળવા પૂરતું જ એ બધું કાર્ય આપણે કરીએ તો ચાલે એમ કહું છું રાજા હા બોલો આપણે આજે જાગૃતિ કરીએ એના લીધે થોડો બહિર્મુખતા તો આવે જ આપણામાં પણ એ બહિર્મુખતા કે ભગવાન આપણને સાચી રહેશે આશ્વાસન આપે છે કે વિશ્વાસ રાખવો જોઈએ આપણે કે ભગવાન સાચવશે એમ કરીને નહીં વિશ્વાસ રાખવો જોઈએ કરશે જ ઠાકોરજી મહાપ્રભુજીને જયારે ભગવાન એવું વચન આપ્યું છે કે આ ભક્તને હું ક્યારે નહીં છોડું અને આનું હિત મતલબ એ મારો છે એવી ભાવના પ્રભુએ જો એ જીવ માટે રાખી હોય તો ઠાકોરજી એનું ખરાબ કેમ થવા દે એમ એના હિતનું જ પ્રભુ કરશે આપણે નહીં ગમે તો પણ આપણે લૌકિક આસક્તિને છોડાવશે જ એવું વિશ્વાસ રાખવો જોઈએ પ્રશ્ન નથી હો હવે આગળ કાલે છે વિચારજો ઉઠતા નીકળ ऐसे चिंता छोड़ी देसु સ્વચ્છંદપણે કો વ્યવહાર આવી જાય એવી ચિંતા છોડી દઈશું અને સ્વચ્છંદપણે વ્યવહારમાં આવી જશે સાસુ બહિર્મુખતા ઓઈગી એસે કોઈ કહે કાં કહત હે તેથી બહિર્મુખતા આવી જશે એવું કોઈ કહે ત્યારે કહે છે નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા સાદ્ર સાદ્રસૈર જનૈ સર્વેશ્વરશ્ચ સર્વાત્મા તેજેચ્છાત કરિષ્યતિ ભાવાર્થ સર્વથા જો તાદર્શ ભય હૈ સર્વ કાયમને માટે જે તાદર્શ ભય છે એટલે નિવેદિતાત્મક ભય હૈ એટલે તેઓ નિવેદિતાત્મક થયા છે इनको અવશ્ય નિવેદન કો સ્મરણ करना તેમ તેમને અવશ્ય નિવેદનનું સ્મરણ કરવું પ્રભુ સંબંધ કે ઈશ્વર है પ્રભુ બધાના ઈશ્વર છે और संबंध के आत्मा है અને બધાના આત્મા છે તો अपनी ઈચ્છા તે કરેંગે તેથી તે પોતાની ઈચ્છાથી કરશે ટીકા સર્વથા જો તાદર્શ ભય જે સદાને માટે જે તાદર્શ છે એટલે નિવેદિતાત્મા રહે એટલે निवेदितमान થયા છે ઇનકો અવશ્ય નિવેદનકો કો સ્મરણ કરનો તેમનું અવશ્ય નિવેદનનું સ્મરણ કરવું અથવા સર્વથા જો તાદર્શ જન હોય इतने ભગવદીય હોય ઇનકે સંગ નિવેદન કો સ્મરણ કરનો અથવા સદાને માટે તાદર્શ હોય અને ભગવદીય હોય તેમનો ક્રમ નિવેદન અને સ્મરણ કરવું મૂળ મેં સર્વદા પદ હોય તો હંમેશા નિવેદન કો સ્મરણ કરવું મૂળમાં સર્વદા પદ હોય તો હંમેશા નિવેદનનું સ્મરણ કરવું એસો અર્થ સમજવો એવો અર્થ સમજવો એસે સર્વકાળ સ્મરણ ન કરે એવી રીતે સદાને માટે સ્મરણ ન કરે તો આતુરાવેશ હોય તો આતુરાવેશ થાય છે કદાચિત અલૌકિક અથવા लौकिक कदाच अलौकिक अथवा लौकिक अर्थ की सिद्धि के लिए प्रभु की प्रार्थना करनी કરની કે कैसे અથવા લૌકિક અથવા અર્થકી સિદ્ધિ માટે પ્રભુની પ્રાર્થના કરવી તો કેવી રીતે એસી શંકા હોય તા કહત है એવી શંકા હોય તો કહે છે જો પ્રાર્થના નહીં કરવી तो प्रार्थना नहीं करवी क्यों जो जिनमें निवेदन कियो है કેમ કે જેમાં નિવેદન આપણે કર્યું છે તે સંબંધ કે ઈશ્વર હે એ બધાના ભગવાન છે और संबंध के आत्मा है અને બધાના જ આત્મા છે તો આપણી ઈચ્છાથી કરેંગે તો તેમની ઈચ્છાથી કરશે અથવા जिनकी ઈચ્છા में विकार नहीं હોય અથવા તો જેમની ઈચ્છામાં વિકાર નથી तीन भक्तन की इच्छा प्रमाण प्रभु करेंगे જેમની ભક્તિની તેવા ભક્તોની તેવા ભક્તોની ઈચ્છા પ્રમાણે પ્રમાણે પ્રભુ કરશે હા સમજાવો અને સમજાવો રાજા ઠીક છે એટલે અહીંયા મેન હવે આગળના શ્લોકમાં એવું કીધું કે આપણે કોઈ પણ જાતની ચિંતા ન કરવી ઠાકોરજી આપણે લૌકિક ગતિ નહીં કરે અને આપણે સંભાળશે આપણને એવી વિશ્વાસ ઠાકોરજીમાં રાખવું જોઈએ તો એના સંદર્ભમાં અહીંયા પ્રશ્ન ઉભો કર્યો છે કે જો બધી ચિંતાઓને આપણે છોડી દેશું તો તો આપણે સ્વચ્છંદ થઈ જશું જેમ કરવું એમ કરો ઠાકોરજી તો બધું જોઈ લેશે ઠાકોરજી તો બધું કરી લેશે એવી જાતની ભાવના આવી જશે તેનાથી ઠાકોરજીથી આપણે બહિર્મુખ થઈ જશું બધી સંસારિક પ્રવૃત્તિમાં લાગી જઈએ ઠાકોરજી કરશે ઠાકોરજી કરશે એવી ભાવના મનમાં આવી જાય ચિંતાઓને છોડી દઈએ તો એ તો ખોટું થાય તો એના માટે ગુસાઈજી આજ્ઞા કરે છે કે એવું નથી સર્વથા જે તાદૃશ થયા છે મતલબ ભગવાનના જે સેવક થયા છે જેમણે આત્મનિવેદન કર્યું છે એમણે હંમેશા નિવેદનનું સ્મરણ કરવું પ્રભુ બધાના ઈશ્વર છે અને બધાની આત્મા છે એટલે પોતાની ઈચ્છા પ્રમાણે કરશે એટલે કહેવાનો મતલબ એ છે કે જે વ્યક્તિએ આત્મનિવેદન કર્યું છે એણે પોતાના આત્મનિવેદનનું સ્મરણ હંમેશા કરતા રહેવું મતલબ કે પ્રભુ મારા સ્વામી છે હું ઠાકોરજીનો સેવક છું કૃષ્ણને મેં મારું ઘર પરિવાર ધન સંપત્તિ શરીર ઇન્દ્રિય બધું જ સમર્પિત કર્યું છે જે કંઈ પણ છે બધું ઠાકોરજીનું છે ઠાકોરજી માટે છે આ નિવેદનનું સ્મરણ આપણે હંમેશા કરતા રહેવું જોઈએ જેનાથી આપણી આ ભાવના બનેલી રહે કે આપણું પોતાનું કોઈ અસ્તિત્વ એ જાતનું નથી આપણે પ્રભુના સેવક છીએ ઠાકોરજી આપણા સ્વામી છે જેનાથી આ જાતનું સ્વચ્છંદ વર્તન આપણી અંદર ન આવી જાય એ દીનતા જે છે એ આપણી અંદર બનેલી રહે એટલે હંમેશા નિવેદનનું સ્મરણ આપણે કરતા રહેવું જોઈએ હંમેશા કરતા રહેવું કે જેનાથી એ જાતના આસુરાવેશ આપણી અંદર ન આવે લૌકિક અને અલૌકિક અર્થની સિદ્ધિ માટે પ્રભુને પ્રાર્થના કરવી કે ન કરવી એવી શંકા થાય તો ત્યાં કહે છે કે પ્રાર્થના ન કરવી જોઈએ કેમ કે જેમણે નિવેદન કર્યું છે એમને ઈશ્વર જાણે છે અને ભગવાન બધાની આત્મા છે બધું જાણે છે આપણા માટે શું સારું છે શું ખરાબ છે એટલે ઠાકોરજી બધું પોતાની ઈચ્છાથી સારું કરશે એવી આપણે વિચાર રાખવું જોઈએ આપણે જો પરિપક્વ નથી આપણે નાના છીએ આપણી એટલી સમજ નથી તો ઠાકોરજી પોતાની ઈચ્છા પ્રમાણે કરશે અને જો આપણે યોગ્ય હશું આપણી ઈચ્છા યોગ્ય હશે કે આપણે મનની ભાવનાઓ સાચી હશે તો ઠાકોરજી આપણી ઈચ્છા પ્રમાણે પણ કરશે એટલે કહેવાનો મતલબ કે ઠાકોરજી જે છે એ બધું આપણા હિતમાં કરશે એવો વિશ્વાસ ઠાકોરજી ઉપર રાખવો જોઈએ રાજા હેલો આની જે છત પરિસ્થિતિ નિજે કરી કરિષ્યતિ છે તો એ ઈચ્છા પ્રભુની અને ભક્તની બંનેની ઈચ્છામાં લેવાશે ને હા બંનેની ઈચ્છામાં એટલે જ અહીંયા ટીકામાં એ રીતે કીધું કે પહેલા તો ઠાકોરજી પોતાની ઈચ્છા પ્રમાણે કરશે પણ જો આપણી ઈચ્છા યોગ્ય હશે કે આપણી ભાવનાઓ સાચી હશે તો ઠાકોરજી આપણી ઈચ્છાને પણ કન્સિડર કરશે એવું હા અને શરૂઆતમાં તો સમજણ પડી કે અંદરનું આપણું જાણે છે અને સર્વેશ્વર કીધું છે કે તો સર્વેશ્વરમાં ઈશ્વર લીધા એટલે બહારનું પણ બધું જાણે છે ને અંદરનું પણ જાણે છે એ રીતે સમજવાનું હા એવું ઠાકોરજી સર્વજ્ઞ છે એવું હા આપણા માટે શું સારું શું ખરાબ બધું જ ઠાકોરજી જાણે છે એટલે આપણા માટે જે સારું હશે એ કરશે એમ કઈ પૂછવું છે આમાં કોઈને ના રાજા હા બીજા કોઈને કરવું છે શ્લોક બીજું જોડાયું કોણ છે એની જ મને ખબર નથી સ્નેહા છે સ્નેહા તને કરવું તો કર हाँ तो कर देहादिक सब भगवान को अर्पित हो अर्पित किए हैं ताको विनियोग स्त्री पुत्र आदिकन में हो तब सर्व धर्म की हानि हो ऐसी चिंता हो तहा कहत है અને દેહ વગેરે જે ભગવાનને અર્પિત કર્યું છે તેનો વિનિયોગ સ્ત્રી પુત્રાદિમાં પણ થાય તો પોતાના ધર્મની હાનિ થાય એવી ચિંતા થાય ત્યાં કહે છે એટલે કે આપણો દેહ જે છે એ ભગવાનમાં અર્પિત કર્યો છે તો પછી આપણા ઘર પરિવારમાં જે મતલબ આપણો દેહ ઉપયોગ થાય છે તો એ આપણા ધર્મની હાનિ થાય એવી અહીંયા એની અહીંયા શંકા છે સંભળાય છે ને રાજા સંભળાય છે સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમ ઇતિ સ્થિતિ અટોન્ય વિનિયોગે ચિંતા કા સ્વસ્ય સોપી ચેત ભાવાર્થ આત્મા સહિત આત્મીય समग्र पदार्थन को श्री हरि को संबंध समान ही है अलग अलग नहीं है એટલે કે આત્મ સહિત જે આત્મીય આત્મ સહિત જે બધું આત્મીય સમગ્ર એટલે કે બધામાં આપણા બધી જ વસ્તુમાં આપણો ઉપયોગ થાય છે તો શ્રી હરિનો સંબંધ આપણો સમાન જ છે એટલે અલગ નથી એવું અહીંયા કહેવામાં આવે છે आत्मीय वस्तुन को अपने में और अपनो आत्मीय वस्तुन में વિનિયોગ હોય તો હું કહા ચિંતા કરની એટલે કે આપણી જે આત્મીય વસ્તુ છે અને આપણે આપણે પોતે અને આપણા પોતાનામાં આત્મીય વસ્તુનો વિનિયોગ થાય તો પણ તેની ચિંતા તેની ચિંતા કેમ કરવી અર્થાત કોઈ તરહ ચિંતા નહીં હે એટલે કોઈ પ્રકારની ચિંતા કરવી નહીં એટલે અહીંયા એવું સમજાવે છે જે કે આપણે આત્મા સહિત આપણા આત્મીય છે એમનામાં પણ જો પ્રભુમાં તો આપણો દેહ ઉપયોગ થાય જ છે બધા જ પદાર્થમાં પણ જો પણ જો બીજામાં પણ આપણા જે આત્મીય છે એ બધામાં આપણો વિનિયોગ થતો હોય તો પણ એવી ચિંતા કરવી નહીં એવું અહીંયા કહે છે ભાવાર્થમાં હા સંબંધ તો પ્રભુ કો સંબંધ હે એક કો મુખ્ય સંબંધ હે ઓર અન્ય કો ગૌણ સંબંધ હે એસો નહીં હે એટલે અહીંયા એવું કહે છે કે બધાનો બધાનો પ્રભુ સાથે સંબંધ છે એક મુખ્ય સંબંધ છે અને અન્ય ગૌણ સંબંધ છે એવું નથી ऐसी નિવેદન में અંગીકાર અંગીકાર की મર્યાદા है તેથી અહીંયા નિવેદન કરવાથી અંગીકારની મર્યાદા છે ત્યાં તું જો વિલક્ષણ હોય इतने संबंध को अंगीकार समान હોય તથાપि કોવું કે ઉપર વિશેષ કૃપા દેખવે में આવે તો સામે હું અપનો સંતોષ માનનો એટલે કે બધા જ ઉપર સબનકો અંગીકાર સમાન એટલે કે બધાનો અંગીકાર તો સમાન જ હોય છે પણ કોઈક ઉપર વિશેષ કૃપા દેખવામાં આવે છે તો કોઈક ઉપર સંતોષ માનવા માનવામાં આવે છે અને સંતોષ માનવો એવું અહીંયા કહે છે એટલે કે જે નિવેદનની જે મર્યાદા છે એ બધાને આમ ઇક્વલ ના હોય એમ કોઈના ઉપર વિશેષ હોય કોઈના ઉપર સંતોષથી એવી રીતના એક એક અંગીકારની એક લિમિટેશન ત્યાં આપી છે હા એટલે કોઈ ભક્ત સારી રીતે કરતું હોય કોઈ ઠીક કરતું હોય તો ઠાકોરજીની કૃપા પણ ફરક પડે એમ કોઈ ઉપર પ્રભુ પ્રસન્ન હોય કોઈથી સંતોષ હોય ઠાકોરજીને ક્યાં કીધું છે એટલું કરે છે એવી એ બધી ફિલિંગ અલગ અલગ હોય એમ અર્થાત નિવેદન કરવે કે સમય તો એક મુખ્ય હોય કે અપને સંગ દૂસરે સંબંધ કો અર્પણ કરે હે તબ અપની મુખ્યતા હોય છે અર્થાત જેને નિવેદન કર્યું છે તે સમયે તે મુખ્ય હોય છે અને બીજા જે છે એ બધા બીજાનો બધા બીજા બધાનો જે અર્પણ થયો છે એ એની મુખ્યતા નથી એવું અહીંયા નહીં સમજવું એમ એવું સરસ હા એવું પરંતુ નિવેદન પીછે તો અપનો આત્મા દેહ પ્રાણ ઇન્દ્રિય અંતકરણ સ્ત્રી પુત્ર ધન સંબંધ કો સમાન સમાન નિવેદન હોય છે એટલે અહીંયા એવું કહે છે કે નિવેદન કર્યા પછી તો બધાની આત્મા દેહ પ્રાણ ઇન્દ્રિય અંતકરણ સ્ત્રી પુત્ર ધન બધાનું સમાન જ નિવેદન થાય છે એટલે કે જયારે આપણે પ્રભુ સામે નિવેદન કરીએ છીએ તો આ બધું જે છે બધા ઠાકોરજી સામે સમાન જ હોય છે એમ સામે જૈસે ધન અધિક અચેતન પદાર્થ કો પરસ્પર પરસ્પર વિનિયોગ હોય હે તામે જૈસે ચિંતા નહીં હોય હે तैसे स्त्री पुत्राधिक चेतन को परस्पर विनियोग होवे में હું अपन को चिंता कहाँ है એટલે કે ધન આદિક જે એટલે જે જળ પદાર્થ છે તેનો પણ જો પરસ્પર વિનિયોગ થાય તો તેમાં ચિંતા તેનો પણ વિનિયોગ થાય છે તો પણ ચિંતા નહીં કરવી તો પછી સ્ત્રી પુત્ર આદિક એટલે કે જે જીવ છે એનો જો પરસ્પર વિનિયોગ થાય તો એની એની ચિંતા આપણે શું કરવા કરવી એવું અહીંયા કહે છે હા ऐसे ही अपन હું અન્ય મેં વિનિયોગ હોય તાહું ચિંતા કહા હે એટલે તેથી જ આપણો જો બીજા અન્યમાં વિનિયોગ થતો હોય તો તેની ચિંતા કેમ કરવી એટલે કે અહીંયા એવું સમજાવે છે એટલે પ્રભુ સાથેનો સંબંધ જે છે એ બધાનો એક સરખો જ હોય છે કોઈ મુખ્ય કે કોઈ ગૌણ હોતો નથી એવી અહીંયા અંગીકારની મર્યાદા છે અને પ્રભુ કોઈના ઉપર વિશેષ બધા ઉપર સમાન દ્રષ્ટિ નથી હોતી કોઈ કોઈ વિશેષ કૃપા કોઈના ઉપર વિશેષ કૃપા દેખવામાં આવે છે તો કોઈ સંતોષ માને છે એવું અહીંયા કહે છે એટલે કે અહીંયા એવું પણ કહે છે કે આપણું જો દેહ જે છે એ બીજાનામાં ઉપયોગ થાય તો પણ ચિંતા કરવી નહીં કારણ કે જો જળ પદાર્થનો ઉપયોગ જો કરવામાં આવતો હોય તો પછી જીવ એટલે કે સ્ત્રી પુત્રાદિકનો જો જે છે એ ચેતન જો એટલે મીન્સ જીવ છે એનો પણ જો ઉપયોગમાં આવતું હોય તો એની પણ ચિંતા નહીં કરવી એવું અહીંયા કહે છે આગળ હા એ પેરેગ્રાફ છે ને બાકી છે હા હા રાજા તું એસો સિદ્ધ ભયો જો અપન સમર્પણ કિયો તબ અપને સંગ स्त्री पुत्रादि को હું સમર્પણ ભયો સો વિનમે અપનો સંબંધ હતો તાકો સમર્પણ ભયો હે તેથી જ એવું સિદ્ધ થાય છે કે આપણું સમર્પણ કર્યા પછી જો આપણા પોતાના સગા સ્ત્રી પુત્ર આદિ બધાનું સમર્પણ થાય તેમનો તેમનો તેમનો પણ પોતા તેમનો સંબંધ પણ હા એટલે કે આપણે સમર્પણ કર્યું છે અને આપણા જે ઘર પરિવારના જે સભ્યો છે તેમનો પણ સમર્પણ તો આપણા સંબંધથી પ્રભુ સાથે એનો સંબંધ થઈ જ ગયો છે એનું પણ સમર્પણ થઈ જ ગયું છે એમ હા और स्त्री पुत्राधिकरण की जो स्वतंत्र सत्ता है सो समर्पण करने के लिए तीन को भिन्न भिन्न समर्पण करनो चाहिए એટલે કે હા એટલે આપણે ઠાકોરજીને સમર્પણ કર્યું છે આપણા જે ત્રિપુત્રાધિક છે તેમનો સંબંધ આપણા આપણાથી એમનો આપણા ઠાકોરજી છે અને આપણા ઘરના સભ્ય સભ્ય છે તો એમનો તો સમર્પણ આપણે કર્યું છે એટલે થઈ જ ગયું છે પણ જે સ્વતંત્ર જે સત્તા સ્ત્રીપુત્રાદિ જે છે સ્વતંત્ર સત્તાવાળા જે છે જેને સમર્પણ કર્યું છે તેના જુદા જુદા સમર્પણ તેનો જુદો જુદો સમર્પણ થાય છે એટલે અહીંયા સમજ ના પડી જશે એટલે કે એક તો જે રીતે કાલે જોયું હતું કે પરિવાર સાથે જેનું સમર્પણ થયું હોય એ અને એક જેણે સ્વતંત્ર રીતે બ્રહ્મસભા દીક્ષા લીધી હોય એ જેવી રીતે કોઈ પત્ની હોય હવે એના લગ્ન થયા પોતાના પતિના ઘરમાં રહે છે તો એને પતિનું સમર્પણ થયું તો એની સાથે એનું પણ થયું એવી રીતે ઠાકોરજીની પાસે આવે ને જે દિવસે એનું મન પણ આ પ્રવૃત્તિમાં લાગે પ્રભુમાં લાગી જાય પોતે પણ સંપ્રદાયની શરણ મતલબ બ્રહ્મસભા દીક્ષા લઈ લે તો એનું પણ સ્વતંત્ર રીતે નિવેદન થયું સમર્પણ થયું એવું અત્યાર સુધી એના પતિના અંડરમાં થયું હતું હવે એનું પોતાનું થયું એમ એ તો ભ્રમ સંબંધ થયો છે તો પછી આ સેવા જે છે એને મતલબ સમર્પણ જે કર્યું એ તો એના હસબન્ડે કર્યું તો એનું પણ એ સેવાનો પ્રકાર તો એક જ હોય ને હસબન્ડ વાઈફ રહીને તો બીજા ઠાકોરજી એક જ હોય પણ મેં કાલે એટલે જ કીધું હતું કે આઈડેન્ટિફિકેશન બદલી જાય એકને ઠાકોરજી પોતાના સેવકની પત્ની તરીકે ઓળખે છે ને દીક્ષા લેશે એના પછી એને પોતાની સેવક તરીકે ઓળખશે એમાં ફરક તો પડે ને હા અચ્છા એટલે એવી રીતે દીક્ષા લીધા પછી આપણે એઝ એ દાસ તરીકે આપણે જઈએ છીએ પણ પેલું હા પોતાનું એક અસ્તિત્વ બને ઠાકોરજીના સેવક તરીકે જ્યાં સુધી ન લીધી હોય ત્યાં સુધી આ મારા સેવકનો પુત્ર છે મારા સેવકની પત્ની છે એ જાતનું ઠાકોરજીની ફિલિંગ હોય હા હા હા જી રાજા સમજાયું રાજા એમ હા થયું રાજા સેવાના ક્રમમાં કે એમાં કોઈ ફરક નથી પડતો આટલું ડિફરન્સ પડે ખાલી કરતો તો સેવા તો કરતી હોય પણ એકચ્યુઅલી એના ની હોય છે પણ એ જ્યારે પોતે બ્રહ્મ સંબંધ લઈ લેશે પછી તો એ કરી એને પોતાનું એક આઈડેન્ટિફાઈ એનું થઈ જશે એમ હા એટલે હવે ઠાકોરજી એની સેવાને મારા સેવક દ્વારા થયેલી સેવા તરીકે સ્વીકારે એને કોઈકના સંબંધથી ઠાકોરજી નથી ઓળખતા સ્વતંત્ર થયા ઠાકોરજી એને ઓળખે છે એમ હા હા હા એની પોતાની એક આઈડેન્ટિટી થઈ ગઈ એમ હા પ્રભુના સેવક તરીકેની પોતાની એક ઓળખ બની એમ જે અત્યાર સુધી નથી અત્યાર સુધી એને ઠાકોરજી મારા સેવકની પત્ની તરીકે ઓળખતા હતા એવું હા રાજા तो यहाँ जे आ बात करी के संबंध को प्र, प्रभु को संबंध है एक को मुख्य संबंध है और अन्य को गौण संबंध है ऐसो नहीं है તો પછી કોઈના પત્નીના પતિ તરીકે ઓળખે કે એ રીતે ઠાકોરજી જો ઓળખે તો ગૌણ સંબંધ નહીં આવી જાય ત્યાં એને ગૌણ સંબંધ ન કહેવાય એ તમારું આઈડેન્ટિફિકેશન હજી સુધી બન્યું નથી એવું એનો મતલબ છે ઠાકોરજી તમને ઓળખે છે તમે કોણ છો પ્રભુ તમારા દ્વારા કહે કેમ કે તમે એમ વિચાર કરો કે જ્યાદાતર ફેમિલીઝની અંદર તો ઠાકોરજીની સેવાના ક્રમમાં લેડીઝ જ હોય છે સમર્પણ કદાચ એવું હોય કે કાલે લગ્ન કરીને આવ્યા હોય પણ ચાર દિવસ પછી તો એનો પતિ નોકરીએ જતો રહે પછી એની પત્ની ઠાકોરજીની સેવાને પહોંચે છે તો શું ઠાકોરજીની સેવાને નથી સ્વીકારતા એવું નથી એના દ્વારા થયેલું નિવેદન કે એના સમર્પણને પણ ઠાકોરજી ઓળખે છે ને એને સ્વીકાર પણ કરે છે પણ ફરક પડે છે એની અંદર એને ઠાકોરજી એનું સ્વતંત્ર અસ્તિત્વ ઠાકોરજીના સેવક તરીકે નથી હોતું જે રીતે કાકા એક્ઝામ્પલ આપે છે કે એક રેલવેનું એન્જિન હોય અને એની પાછળ લાગેલા એના ડબ્બાઓ હોય તો જેનું આઈડેન્ટિફિકેશન નથી એને ઠાકોરજી ડબ્બાઓ તરીકે ઓળખે છે જેનું છે એને ઠાકોરજી એન્જિન તરીકે ઓળખે છે એમ હા રાજા હા એટલે મુખ્ય ગૌણ વાળી વાત એક્ઝેક્ટલી આ નથી પર આઈડેન્ટિફિકેશનની વાત છે એમ કે અત્યારે હવે એ વ્યક્તિ કદાચ કોઈ ગડબડ કરે કે દોષ કરે તો ઠાકોરજી એને ન ગણકારે પણ જે એન્જિન છે જેને ઠાકોરજીની સેવા પધરાવી છે એ આ જાતની કોઈ મિસ્ટેક કરે તો ઠાકોરજી એને સહન ન કરે આ ડિફરન્સ તો પડે જ ને એમાં હા એટલે મુખ્ય વાત આની અંદર એ કરવામાં આવી કે મેઇન ક્વેશ્ચન અહીંયા એવું થયું કે દેહ વગેરે જે છે ભગવાનને અર્પિત કર્યા છે ને એનું વિનિયોગ સ્ત્રી પુત્ર પરિવારમાં નોકરી ધંધો કરવા જઈએ તો ત્યાં એ આપણા દેહનો ઉપયોગ એવા એવા સ્થાનોમાં થાય છે મતલબ કે ઠાકોરજી સિવાયના સ્થાનોમાં આપણા દેહનો ઉપયોગ થાય છે એનાથી સ્વધર્મની હાનિ થાય એવી ચિંતા ન કરવી એટલે આપણને એમ થાય કે મારું શરીર તો મેં ભગવાનને સમર્પિત કર્યું હું તો ભગવાનનો સેવક છું તો મારા દેહનો વિનિયોગ ઠાકોરજીની સેવામાં થવું જોઈએ ઘર પરિવારમાં પત્ની માટે કે પોતાના પરિવાર માટે કે નોકરી ધંધા માટે મારા શરીરનો ઉપયોગ થાય તો એ સ્વધર્મની હાનિ કહેવાય મારું સેવક ધર્મ છૂટ્યું કહેવાય એવી જો ચિંતા થાય તો ગુસાઈ જેવું આજ્ઞા કરી રહ્યા છે કે આત્મા સહિત આત્મીય બધી વસ્તુનું પ્રભુને સમર્પણ કર્યું હોય એટલે ઠાકોરજીનો સંબંધ બંધ એ બધી વસ્તુઓ સાથે એટલું જ છે જેટલું આપણી સાથે છે મતલબ આ મારો સેવક છે મારા સેવકની પત્ની છે મારા સેવકનો દીકરો છે મારા સેવકનું ઘર છે મારા સેવકની ધન સંપત્તિ છે એ રીતે ઠાકોરજીનો સંબંધ એ સેવકના રિલેટેડ બધી વસ્તુઓની સાથે થઈ જાય એટલે આત્મીય વસ્તુનું આપણામાં અને આત્મીય વસ્તુઓમાં આપણું વિનિયોગ થાય તો પણ એમાં ચિંતા ન કરવી જોઈએ એટલે આપણા સ્વધર્મની હાનિ નથી થતી મતલબ કહેવાનો મતલબ એ કે જે વસ્તુ મતલબ જેમ કે આપણે બ્રહ્મસ્વન મંત્ર વખતે વાતને બોલીએ છીએ કે હું મારા ઘર પરિવાર ધન સંપત્તિ સ્ત્રી પુત્ર દેહ ઇન્દ્રિય અંતઃકરણ આત્મા આજન્મ પરજન્મ બધાની સાથે આપને સમર્પિત થાઉં છું ને હવે તમે મારા સ્વામી છો હું આપનો સેવક છું તો હવે આપણી બધી વસ્તુઓની સાથે ઠાકોરજીનો સંબંધ થાય છે એટલે બધી વસ્તુ સાથે પ્રભુનો ઘર સાથે પત્ની સાથે પુત્ર સાથે માતા પિતા આપણા લૌકિક વ્યવહારો નોકરી ધંધો બધા સાથે પ્રભુનો સંબંધ છે એટલે એમાં એ અચેતન પદાર્થોમાં કે સ્ત્રી પુત્ર વગેરેમાં આપણો વિનિયોગ થાય અને એમનું વિનિયોગ આપણામાં થાય ઠાકોરજી સિવાય તો પણ એ ચિંતા ન કરવી કેમ કે આપણે લૌકિક છીએ ઠાકોરજી એને સમજી રહ્યા છે કે સંસારી જીવ છે ને સંસારી જીવનું સમર્પણ જયારે ઠાકોરજી સ્વીકાર કર્યું હોય તો આ જાતની લિમિટેશન ત્યાં હોય જ કે ઘર પરિવારના સંબંધોને સાચવવા કે પ્રસંગોપાત એ બધા પ્રસંગોને સંભાળવા મહેમાનોને સંભાળવા નોકરી ધંધો કરવું કે ઉપર નીચે બધું જ આપણા પરિવારમાં કે આપણે રહેતા હોઈએ ઘરમાં તો દિવસથી રાત કે એટલા જીવનમાં આપણે ઉપર નીચે બધું થતું જ હોય છે તો ઠાકુરજી ઠાકોરજીને સંભાળે છે પ્રભુ પણ આપણા ઘરમાં પધાર્યા છે તો એ જાતની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ ઠાકોરજીને પણ છે કે આની શું પરિસ્થિતિ છે પ્રભુ આપણી પરિસ્થિતિને સમજે છે એટલે આપણા પાઠમાં એ સારી વાત છે કે આપણા પરિવારના સભ્યો જે છે એ ઠાકોરજીના છે એમ કરીને આપણે એમનો ઉપયોગ કરીએ કે એમની સાથે સંબંધ રાખીએ પ્રભુ ભગવત સંબંધી સંબંધ રાખીએ તો એ વધારે સારી વાત છે પણ આપણા લેવલ ઉપર અત્યારે આપણી એટલી ભાવના નથી ને આપણે એટલા ઉચ્ચ કેટેગરીના ભક્ત છીએ એ લેવલ ઉપર અત્યારે આપણે જાતની લૌકિક ભાવનાઓ રાખતા હોઈએ તો પણ વાંધો નથી તો પણ આપણા પરિવારનો વિનિયોગ પ્રભુની સેવામાં થાય આપણા પરિવાર કે આપણા ઘરની દરેકે દરેક વસ્તુનું સમર્પણ પ્રભુને પહેલા થાય એ જાતની ભાવના તો આપણે રાખવી જોઈએ ઠીક છે કોઈને આમાં કઈ પૂછવું છે નહીં રજા હેલો હા બોલો राजा આમાં જે ધનાદિક અચેતન પદાર્થનો પરસ્પર વિનિયોગ હોય છે એમાં ચિંતા કરવા જેવું નથી તો આ વસ્તુને કયા લેવલ સુધી આપણે સમજવાની એટલે કે ટેબલ ખુરશી હું મારા માટે વાપરું છું મારું દ્રવ્ય જે છે એનો ખર્ચો હું મારા માટે મારા ઘરેણા કપડા ને મોજ શોખ પાછળ કરું છું આ બધા અચેતન પદાર્થોનો વિનિયોગ દ્રવ્ય વગેરેનો વિનિયોગ પ્રભુમાં થવા થાય છે પ્રેક્ટિકલ સિચ્યુએશન એ છે કે ઠાકોરજીમાં ઓછું થઈને પોતાના માટે વધારે થાય છે એવી પરિસ્થિતિમાં આપણને થાય કે ભાઈ આ તો સ્વધર્મની હાનિ થાય છે આપણે જે જાતની પ્રોમિસ ઠાકોરજીને કરી એ સેવક ધર્મને આપણે નિભાવી નથી રહ્યા એ બધી જાતની શંકાઓ આપણને થાય એવું કેમ કે નિવેદન મંત્ર વખતે આપણે જેટલું બોલ્યા હતા એટલું તો આપણે નથી કરી શકતા નથી કરી રહ્યા એ તો આપણને બધાને દેખાય જ છે આપણે કીધું મારું ઘર પરિવાર બધું આપના માટે છે પણ ઠાકોરજીના માટે એ ગોખલો પણ માંડ આપણે સ્પેર કરીએ છીએ સિવાયનું આખું ઘર આપણે પોતાના માટે ઉપયોગ કરીએ છીએ એ બધી જાતની પ્રોબ્લેમ તો આની અંદર છે જ ને સ્વધર્મની આની તો આપણને દેખાઈ રહી છે સમજાયું હવે કઈ પૂછવું છે કોઈને આમાં નહીં રહેજો મારા હિસાબે આજના માટે આટલું ઘણું છે જો કે આગળનો શ્લોક આપણે કરી શકીએ સમય તો છે પણ આ ત્રણ શ્લોકોને એક વખત રિવાઇઝ કરી લ્યો એના પછી આગળનો શ્લોક આપણે કરીએ એવું મને લાગે છે હવે આવતા વીસ સુધીનો સમય છે ત્યાં સુધી આને થોડું જોઈ લો કઈ ન સમજાયું હોય તો પૂછજો નહીં તો આગળનો શ્લોક કરશો હેલો રાજા હા બોલો આજ હજી ત્રણ ચાર લાઈન બાકી છે રાજા આજ પેરેગ્રાફની હા કરી લે હા સિદ્ધાંત रहस्य में कहे प्रमाण अपने अपने पंच दोष पंच दोषन की નિવૃત્તિ હોય સિદ્ધાંત રહસ્યમાં કયા પ્રમાણે આપણા દોષો પંચ મહાભૂતોની દોષોની નિવૃત્તિ થાય છે પંચ મહાભૂત નહીં પાંચ જાતનો દોષ મહાપ્રભુ જે ગણાવે ને સહજા દેશ કાલો થલોક વેદ નિરૂપિતા સંયોગ સ્પર્શ નવંતવ્ય કથંચન એ પાંચ દોષોની વાત છે એની નિવૃત્તિ બ્રહ્મ સંબંધ લેવાથી થાય છે જે મહાપ્રભુ સ્ટેટમેન્ટ આપ્યું ને એની વાત કરી છે और धन आदि जड़ पदार्थन में अपनी स्वतंत्र सत्ता रहे है અને જળ પદાર્થ જળ પદાર્થ જે હોય છે એમાં આપણી પોતા પોતાની સ્વતંત્ર સત્તા રહે છે તાસુ अपने समर्पण समर्पण के संग ही विन को समर्पण હોય ગયો और वे निर्दुष्ट હોય ગયે ऐसो જાણનો એથી ચીજ આપણું સમર્પણ આપણા સમર્પણના સંઘથી જ તેમનો પણ સમર્પણ થઈ ગયો છે એવું નિર્દિષ્ટ એટલે કે એ પણ દોષ વગરના થઈ ગયા છે એવું જાણવું એટલે કે જ્યારે આપણે પ્રભુને સમર્પિત કરી દીધું છે એટલે એમનો પણ એનામાં સમાવેશ થઈ ગયો છે એમ એવું સમજવું હા મતલબ ધન વગેરે પદાર્થો એવા છે કે ઠાકોરજીમાં તો એનો ઉપયોગ થતો જ હોય છે આપણી અંદર પણ એ બધી વસ્તુઓ એ જળ પદાર્થોનો ઉપયોગ થાય જે ચેતન છે પદાર્થ મતલબ આપણા ઘરની પત્ની મતલબ આપણી પત્ની હોય પુત્ર હોય એ બધાનો તો વિનિયોગ ઠાકોરજીની સેવામાં પણ થાય છે પણ એ સિવાયની જેટલી જેવી રીતે મેં આપણે ઘરમાં ટેબલ ખુરશી હોય ફર્નિચર હોય કબાટ હોય આ બધી એવી વસ્તુઓ છે કે જેનું પ્રભુમાં કોઈ જાતનું સમર્પણ ન હોવા છતાં આપણે એ બધી જળ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ તો તેના માટે મહાપ્રભુજી કહી રહ્યા છે કે એ ચેતન પદાર્થોનું તો સમર્પણ એને કેમ પ્રકારણ ઠાકોરજીમાં થાય છે સેવામાં આવતા હોય ઠાકોરજીની તો થઈ જાય છે એમનું સમર્પણ પણ આ જળ પદાર્થોનું નથી થતું એ વિષયમાં મહાપ્રભુજી આજ્ઞા કરી કે આપણે પોતાનું સમર્પણ કર્યું છે એની સાથે એમનું પણ સમર્પણ થઈ ગયું એવું આપણે સમજવું જોઈએ અને એ દોષોની નિવૃત્તિ એ પદાર્થમાંથી થશે એવું આપણે માનવું જોઈએ જે પાંચ પ્રકારના દોષ મહાપ્રભુજી સિદ્ધાંત રસમાં ગણાવ્યા એમની ઠીક છે આમાં કોઈને કઈ પૂછવું છે પણ આમાં જો એ વાતને યાદ રાખજો આમાં બે નિર્દિષ્ટ હો ગયે એસે જાનનો એટલે કોની કહી રહ્યા છે એટલે એ જળ પદાર્થો જળ પદાર્થો ને હા તો જળ પદાર્થ ને પણ શેના માટે એની સમર્પણ તો જયારે એનું જે વ્યક્તિનું છે ત્યારે જળ પદાર્થો ને શાના માટે એટલે નિર્દુષ્ટ એટલે કે આપણી કોઈ પણ વસ્તુ સમર્પિત ન હોવી જોઈએ આપણી કોઈ પણ વસ્તુ પ્રભુએ ઉપયોગ ન કરી હોય એવી વસ્તુનો ઉપયોગ આપણે ન કરવો જોઈએ આવી તો સિદ્ધાંતની મર્યાદા છે પણ હવે આપણા મેં હમણાં કીધું કે જેવી રીતે ચૈતન્ય પદાર્થો છે આપણે ઘરના પરિવારના સભ્યો છે એ બધાનું તો સમર્પણ ઠાકોરજીમાં થઈ જાય છે એ લોકો સેવામાં આવતા હોય ઠાકોરજીની સેવામાં લાગેલા હોય તો એમનું સમર્પણ તો થયું પણ આ બધી જળ પદાર્થોનું કે જેનો ઉપયોગ આપણે આપણા જીવનમાં કરીએ છીએ એનું તો સમર્પણ નથી થયું તો પ્રભુના ઉપયોગમાં આવતી જ નથી એ બધી આ સમર્પિત રહી ગઈ તો શું એના દોષો આપણને લાગે તો મહાપ્રભુજી અહીંયા કહી રહ્યા છે કે એના દોષો આપણને ન લાગે કેમ કે એ દોષોની નિવૃત્તિ ત્યારે થઈ ગઈ જ્યારે આપણે ઠાકોરજીને સમર્પણ કર્યું ત્યારે એટલે એનું જો સમર્પણ ના હોય તો એનો એનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ તો એ દોષ વાળા છે ટેકનિકલી મહાપ્રભુ જે સિદ્ધાંત રચમાં જે રીતે કીધું એ પ્રમાણે તો દોષવાળા છે પણ અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે કે એના દોષોને ન ગણકારવા જોઈએ કેમ કે એનું સમર્પણ ઠાકુરજીને કરવું સંભવ નથી એટલે જે રીતે આપણો વ્યવહાર ચાલે છે એ રીતે એને ચલાવવું જોઈએ એ બધી વસ્તુઓ આપણે પોતાના લૌકિક વ્યવહારને સંભાળવા માટે ઉપયોગ કરી રહ્યા છીએ એવી ભાવના રાખવી તો ઠાકુરજી એ વસ્તુઓને અંગીકાર કરે આપણું સમર્પણ તો થયું છે એટલે જ્યારે બધું સમર્પિત કર્યું આપણું શરીર ઘર પરિવાર ઇન્દ્રિય બધું તો એ પણ ઠાકોરજીને સમર્પિત થયું કેવળ પ્રત્યક્ષ વિનિયોગ એનો સંભવ નથી એટલે એ દોષ તો એ આપણને લાગવો જોઈએ કે આપણે એ નથી એનો ઉપયોગ કર્યો છે એના બદલે એને કહી રહ્યા છે જળ પદાર્થોને નિર્દોષ થઈ ગયા આપણા ઉપયોગ માટે નિર્દોષ થઈ ગયા એમ એ વસ્તુમાંથી આપણને કેમ કે સમર્પિત રહેવાથી પ્રોબ્લેમ શું છે કે એનામાંથી લૌકિક દોષો આપણી અંદર એન્ટર કરશે તો મહાપ્રભુજી કહે છે કે એવી ચિંતા ન કરવી એના લૌકિક દોષો તમને નહીં લાગે એ વસ્તુ નિર્દોષ થઈ ગઈ એવું સમજવાનું એમ બરાબર ઠીક છે હવે બીજા કોઈને આમાં કઈ પૂછવું છે ભલે તો આજનો અહીંયા રાખીએ આગળના વિષય ને આવતા ક્લાસમાં લઈશ હા